એ આવો આવો આવી ગયા બધા મારા નાનકુડા એવા ટબુડિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર શારજામાં બેઠા બેઠા કવન અને મનન વાર્તા સાંભળે છે અને આમ કાંગારુના દેશમાં બેઠા બેઠા મેલબોર્નમાં બેઠા બેઠા વિવાન વાર્તા સાંભળે છે ઓહો હો હો હો સાંભળો સાંભળો મારા ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે આંધળાઓનો હાથી ધ્યાનથી સાંભળજો એક ગામમાં છ આંધળાઓ રહેતા હતા એમને આંખે દેખાતું નહોતું તેઓ જ્યાં જાય ત્યાં એકબીજાની લાકડી પકડીને સાથે સાથે જતા હતા એકવાર તેઓ રસ્તે ચાલતા હતા ત્યાં સામેથી એક હાથી આવ્યો હાથી પર બેઠેલો માવત કે અરે એ આઘા ખસી જાઓ આઘા ખસી જાઓ દેખતા નથી હાથી આવે છે આંધળાઓ કે આ હાથી કેવો હોય એમણે તો ક્યારેય હાથી જોયો જ નહોતો ને માવત કે હાથી હાથી જેવો હોય ખબર પડતી નથી આંધળાઓ કે એમ નહીં અમે જાતે અડકીને જોઈએ પછી જ અમને ખાતરી થાય હાથી ઉપર બેઠેલો મહાવત કે ભલે અને એ ધીમે રહીને આંધળાઓને હાથી પાસે લઈ આવ્યો એક આંધળાએ હાથીનું પૂંછડું પકડ્યું બીજાએ સૂંઢ પકડી ત્રીજાએ પકડ્યા પગ ચોથાએ પીઠ પાંચમાએ હાથીના દાંત પકડ્યા અને છઠ્ઠાએ હાથીના કાન પકડ્યા ઓ ભાઈ પછી બધા એક સાથે બોલી ઉઠ્યા એક કે હાથી તો આવો છે હાથી તો આવો છે મહાવતે પૂછ્યું એમ કેવો છે કહો જોઈએ પહેલો આંધળો કે હાથી તો દોરડા જેવો છે દોરડા જેવો એણે પૂંછડી પકડી હતી ને એટલે બીજો કે ના ના હાથી તો ભૂંગળા જેવો છે ભૂંગળા જેવો એણે સૂંઢ પકડી હતી ને એટલે ત્રીજો કે એ ખોટું ખોટું હાથી તો થાંભલા જેવો છે થાંભલા જેવો એણે તો હાથીનો પગ પકડ્યો હતો ને ભાઈ એટલે એને થાંભલા જેવો લાગ્યો ચોથો આંધળો કે અરે હોય કાંઈ હાથી તો ભીંત જેવો છે ભીંત જેવો <laughs> એણે પીઠ પકડી હતી ને હાથીની એટલે પાંચમો કે ના ના હાથી તો મોટા મૂળા જેવો છે મોટા મૂળા જેવો લો બોલો એણે દાંત પકડ્યો હતો ને એટલે એને હાથી મૂળા જેવો લાગ્યો છઠ્ઠો કે સાવ ખોટું સાવ ખોટું હાથી તો સુપડા જેવો છે સુપડા જેવો અને બધા આંધળાઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા કોઈ કે કે સુપડા જેવો ને કોઈ કે કે ભૂંગળા જેવો ને કોઈ કે કે મૂળા જેવો આ જોઈને મહાવત હસવા લાગ્યો અને કે આમને કોણ સમજાવે ભાઈ તો ભાઈ આ બધાને હાથી કેવો હોય એની પૂરી ખબર નહોતી એટલે અંદરો અંદર ઝઘડ્યા એ તો તો આપણને જ્યાં સુધી પૂરી ખબર ન હોય ત્યાં સુધી કોઈ વાત માની ન લેવાય ભાઈ બરાબર ને તમને બધાને મજા પડી ને વિવાનભાઈ ત્યાં બધાને મેલબોર્નમાં વાર્તા કહેજો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો